પ્રશ્ન વિદ્યાપીઠના ગ્રુપમાં પણ પૂછાયો છે ત્યાં અવાજ સંભળાય છે ત્યાં જી સંભળાય છે જી સંભળાય છે એમાં એક તો મુદ્દો એ હતો કે ચિત્તની સત્વાકારતા ઓગણીસમાં શ્લોકમાં કહેવામાં આવી છે તે એમાં કૃષ્ણકાંતભાઈનો પણ એક પ્રશ્ન છે અને તેજસભાઈ એ પણ કંઈક પૂછ્યું છે તેજસભાઈનું બહુ લાંબુ લાંબુ છે ગુજરાતી ગુજરાતીનું અંગ્રેજીમાં લખીને એટલે થોડું બહુ વાંચવામાં એટલી સાવધાની રહી નથી પણ આ વિષયને જ લગતો પ્રશ્ન છે એમાં મૂળને થોડું એક વખત ફરીથી જોઈ લો તો સ્પષ્ટ થઈ જશે મૂળમાં એ વાત કહેવામાં આવી હતી કે ચિત્ત જ્યારે સત્વસ્થ થાય છે એ ક્યારે શક્ય બને કે જ્યારે રજોગુણ અને તમોગુણ એનાથી એ અનાવિત રહે એનું દૃષ્ટાંત સોય અને દોરાના રૂપમાં આપ્યું કે સોય ન હોય તો દોરો પોતે મોતી વગેરેમાં કે કાપડમાં પરોવી ન શકાય તો રજોગુણ અને તમોગુણ રૂપી જે સોઈ છે એ જો ન હોય તો કામ લોભ વગેરે રૂપ જે દોરા છે એનો પ્રવેશ ન થાય બીજી રીતે એ પણ વાત સમજાવી કે રજોગુણ તમોગુણ brazo así. સ્પર્શ થાય ચિત્તને તો એ તત્વાકાર થઈ જાય છે અને ત્યારે પછી રજસ્તમો ભાવા કામ ક્રોધાતય કામલોભાતયશ્ચ અન્યપી ભાવા એ બધા જે મિશ્રિત ભાવો છે કે રાજસ્થાન જ ભાવો છે એ બધા પછી ત્યાં રહી નથી જતા જે પ્રસિદ્ધ ભાવ છે મૂળ વગેરે એ તાન સર્વાન ઘટગ્રહાનિવ નિર્દિશતી ધર ન રહી જાય તો આ બધા એમાં વસેલા છે એ પણ ન રહી શકે એવી રીતે રજોગુણ તમોગુણ નહીં રહી જવાને કારણે અને સત્વાકાર થઈ જાય છે ત્યારે આ બધા ભાવો પણ ત્યાં રહી શકે એમ નથી રહેતા તો આમાં આજે સત્વાકારતા છે એ શું છે તો એમાં આપણે ગઈ વખતે જોયું હતું કે એ વિશુદ્ધ સત્વમ સવધામ શાંતમ એટલે જે સત્વગુણ છે એ વિષ્ણુનું અધિષ્ઠાન છે એટલે ભગવાનનું બિરાજવાનું સ્થાન છે જ્યાં જ્યાં પણ પ્રભુનું વાસુદેવ વાસુદેવ એવા નામથી સ્મરણ કરવામાં આવે છે એ બધી જગ્યાએ એનો તાત્પર્ય એ જ છે કે જે વિશુદ્ધ સત્વને અધિષ્ઠાન કરીને જે પ્રકટ થાય છે બિરાજે છે તે વાસુદેવ એ વિષયમાં આપણે ગઈ વખતે એ પણ જોયું હતું કે વસુદેવજીને પણ એટલે જ એ વિશુદ્ધ સત સ્વરૂપ માનવામાં આવે છે એમાં કૃષ્ણકાંતભાઈનો એવો કંઈ પ્રશ્ન હતો કે જેમ વિશુદ્ધ સત્વ છે તો એવી રીતે શુદ્ધ રજસ કે શુદ્ધ તમો ગુણ છે એનું પણ શાસ્ત્રમાં નિરૂપણ આવે છે મેં એમને વાત મેસેજમાં તો કહ્યું હતું હમણાં કદાચ પૂરું પેસેજ નહીં જોયું એટલે એમને હજી પ્રશ્ન થયો નથી એમનો દ્વિતીય સ્કંદના પાંચમા અધ્યાયમાં આ વિષયનું વિસ્તારથી નિરૂપણ છે અને સત્વમ રજસ્તમ ઇતિ નિર્ગુણસ્ય ગુણાસ્ત્રયમ એમ કહી અને ત્યાં એ આખા પ્રકરણનો આરંભ છે તે પછી કઈ રીતે ગુણોનું પ્રાકટ્ય છે એ ગુણોનો સૃષ્ટિ પ્રક્રિયામાં શું ઉપયોગ છે એટલે આજે વૈકારિક અહંકાર કે તેજસ અહંકાર છે એનાથી કઈ રીતે દેવતાઓની ઇન્દ્રિયોની વગેરેની સૃષ્ટિ છે એ બધી પ્રક્રિયા ત્યાં બતાવવામાં આવી છે તો એ જે સમષ્ટિભૂત જે તત્વો છે સૌથી પ્રથમ સૃષ્ટિમાં જે તત્વોનો આવિર્ભાવ છે જેને એ તત્વોનો એક અવતાર રૂપ જ કહેવામાં આવે છે જે અઠ્યાવીસ તત્વોના રૂપમાં પ્રાકટ્ય થાય છે પ્રભુનો એ તત્વોનો અવતાર જ છે એટલે તત્વરૂપ ભગવાન છે અષ્ટાવિંશતિ તત્વાના સ્વરૂપમ યત્ર વૈ અને સર્વ નિર્ણયમાં પણ આ વિષયમાં ખુલાસો શ્રી મહાપ્રભુજી કર્યો છે કે અંડભાવના પૂર્વ આ જે પ્રકટ થયેલા તત્વો છે એની કારણરૂપતા છે અને કારણરૂપતા એ પછીથી એમાં પરિવર્તન થતા હોય છે પરંતુ અંડભાવના પૂર્વ જે પ્રકટ થયેલા છે એ ભગવાનના સ્વરૂપભૂત જ છે એટલે ભગવાનના અવતાર સ્વરૂપ જ છે આ જ પ્રકરણ હજી આગળ પણ બાવીસમાં ત્રેવીસમાં શ્લોકમાં આ સપ્તોગુણ રજોગુણ તમોગુણ છે એનું પણ આગળ પ્રકરણ ચાલશે તો વધારે સ્પષ્ટ થઈ જશે એટલે તાત્પર્ય છે કે જે તેમ વિશુદ્ધ તત્વ છે એમ વિશુદ્ધ રજોગુણ અને તમોગુણ પણ છે અને એના પણ કોઈને કોઈ ઉપયોગ છે અહીંયા જેમ વિષ્ણુ છે સત્વગુણના એવી રીતે રજોગુણના બ્રહ્મા છે તમોગુણના શિવ છે એનો ઉપયોગ છે તેજસભાઈનો કંઈક એવો આશય હતો કે અહીંયા ભગવાનનો બિરાજવાનું એટલે અહીંયા ભગવાન જે અહીંયા કહ્યું છે કે તથા છે તદ હૃદય કદાચિત ભગવદાસનમ ન ભવતી અને તત્વ નિમિત્તમ એને આવેશેન હતી તો અહીંયા ભગવાનનો જે આવેશ છે કે ભગવાન આસનરૂપ થઈને તત્વ રૂપ અંતઃકરણમાં બિરાજે છે તો એ આવેશ કે ભગવાનનું બિરાજવું એ સ્વરૂપથી ન હોઈને કોઈ બીજા રૂપમાં એને સમજવાનું છે એવું અહીંયા તો જણાતું નથી અહીંયા તો પ્રભુનો આવેશ છે જ એમ સ્પષ્ટ થયા મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરી રહ્યા છે કહી રહ્યા છે તો બીજા રૂપમાં માનવાની શું આવશ્યકતા છે એમાં મૈત્રી રાજાનો પણ કંઈક પ્રશ્ન હતો અગાઈ વખતે બીજા આગળના એમ કંઈક કહેવામાં આવ્યું છે કે આ ગુણ છે તો શું શું પ્રશ્ન હતો તમારો ઉત્તમ ભક્તિના વિષયમાં હતું કે આગળ ઉત્થાનિકા એવી આવી ને કે હવે આ શ્લોક થી મતલબ સોળમા શ્લોક થી આરંભી સાત શ્લોકો થી ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ ભક્તિનું નિરૂપણ કરે છે તો એમાં સાત્વિક મતલબ સત્વસ્થ કોઈ જીવ હોય તો પણ એ નિર્ગુણ તો ના જ કહેવાય અને જે રીતે વીસમા શ્લોકમાં એ વાત આવી ને કે ભગવાન જે છે એમના સ્વરૂપનું પ્રાદુર્ભાવ તો નિર્ગુણ વ્યક્તિને જ થાય કે એમના સ્વરૂપનું જ્ઞાન નિર્ગુણને જ થઈ શકે એટલે મેં એવું કીધું હતું કે સત્વસ્ત હોય તો એ નિર્ગુણ તો ન જ કહેવાય તો પછી એના હૃદયમાં નો આવેશ કેવી રીતે સમજવાનો અને ઉત્તમ ભક્તિ પણ નિર્ગુણ ન બને ત્યાં સુધી એને ઉત્તમ કેવી રીતે પણ પછી આવે તો ને કે અલૌકિક સત્વ ગુણ છે પ્રાકૃત નથી એટલે હા તો હવે આગળ જેમને લેવું હશે લઈ હલો હા જે જે દનવત પ્રણામ જે એક પ્રશ્ન બાકી છે મારો અહીંયા હા બોલો આ જે આ ઓગણીસમો શ્લોક છે ને એમાં છેલ્લા પેરેગ્રાફમાં એવું લખેલું છે અહીંયા એવી આજ્ઞા થઈ રહી છે કે જો ચિત્ત સત્વાકાર થાય તો પછી એમાં ભગવાનનો આવેશ થવાથી એ પ્રસન્ન થાય છે હવે એમાં છેલ્લી લીટીમાં એવી રીતે લખેલું છે પ્રસન્નતા એટલે ચિત્તથી કાર્ય કરનારાઓના સર્વ કાર્યો સિદ્ધ કરાવનાર ઉત્તમ પ્રકારનો પ્રકાશ આ સેન્ટેન્સ નથી સમજાતું પ્રસન્નતાનો મતલબ શું એનો અહીંયા અર્થ કર્યો છે કે પ્રસાદો હિ તેના કાર્યકર્તૃણામ સર્વ કાર્ય સિદ્ધિ હેતુ પ્રકાશ વિશેષ ચિત્ત પ્રસાદનો મતલબ અહીંયા એ રીતે કર્યો છે એટલે શું છે એટલે હવે જે પ્રસન્નતા છે એ પ્રસન્નતાને અહીંયા કઈ રૂપમાં સમજવાની એ મૂળ મુદ્દો છે તો ચિત્તની અંદર જે પ્રસન્નતા છે એ કયા રૂપમાં હશે તો પ્રકાશ રૂપમાં એ રૂપમાં હોય તો આપણે ફીલ ફીલ કેવી રીતે કરી શકાય પછી વ્યક્તિ એમ અત્યારે તમારી લાઈટ બંધ હોય ને તમારી લાઈટ ચાલુ થઈ જાય તો પ્રસન્નતા થઈ જાય ને એમ અંધારું હોય અને લાઈટ થઈ જાય તો પ્રસન્નતા થાય કે નહીં આ જે પ્રસન્નતાનો આ પ્રકાર બતાવ્યો છે અને એક સાથે અહીંયા ઉપર એમ પણ કહ્યું કે ભગવાનનો આવેશ થવાથી આ બે ને પછી કેવી રીતે જોડવાનું કાર્યકારણ છે કાર્યકારણ છે સાંભળી એટલે ભગવાનનો આવેશ થવાથી ચિત્તમાં આવા પ્રસન્નતાનું પ્રકાશ થાય છે એમ હા પડી ગયા અને કઈ પછીના શ્લોક થઈ ગયો છે વીસમો એમાં એમાં મારાથી જોડાતું નથી જે કે મન સત્વરૂપ થતા સત્વથી જ્ઞાન થાય છે એ વાક્ય પ્રમાણે સર્વ વસ્તુઓનું તત્વ જ્ઞાન થાય છે પરંતુ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતું નથી કારણ કે ભગવાન ગુણોથી પર હોવાથી ગુણના કાર્યથી જણાય તેવા નથી આ બરાબર થયું આટલી સમજ પડી પછી અહીંયા તેથી કરીને વાક્ય જોડેલું છે કે તેથી ભગવાનની ભક્તિના સંબંધથી એમ કહેલું છે આ જોડાતું નથી જજે ઉપર જે બતાવ્યું એ કારણ કારણને લીધે અહીંયા આગળ એવું કહ્યું છે કે ભગવાનની ભક્તિના સંબંધથી એ નથી ભક્તિ યોગ એ કહ્યું ને હા પ્રસન્નતા શેનાથી આવી તો ભગવાનની ભક્તિના સંયોગથી એવું ના એટલે જે તત્વજ્ઞાન થાય છે એ ભક્તિના સંબંધથી થાય છે એવો મતલબ થયો છે અહીંયા તત્વજ્ઞાન તો થઈ ગયું આગળ છેલ્લે ઓગણીસ શ્લોક માં એવું કીધું ને કે જયારે ભગવાનનો આવેશ એને હૃદયમાં થાય છે ત્યારે પ્રસન્ન થાય છે એ નીચેના શ્લોકમાં એ જ મૂળમાં કન્ટિન્યુ કરે છે કે એવમ પ્રસન્ન મનસો ભગવત ભક્તિ યોગત એટલે ભગવાનની ભક્તિના સંબંધથી અંતઃકરણની અંદર આ પ્રસન્નતા આવે છે હા એ બરાબર પણ અહીંયા પણ કહ્યું છે કે સર્વ વસ્તુઓનું તત્વ જ્ઞાન થાય છે પરંતુ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી થતું કારણ કે ભગવાન ગુણોથી પર છે તેથી ભગવાનની ભક્તિના સંબંધથી એમ કહેલું છે તેથી ક્યાં જોડવાનું છે प्रणाम दीदी भगवत भक्ति योगत ભગવત તત્વ વિજ્ઞાનમ જાયતે આ રીતે અન્વય છે હા બરાબર પડી એટલે ભગવાનના ભક્તિ યોગથી ભક્તિના સંબંધથી તત્વનું જ્ઞાન થાય છે પણ ભગવાનના ભગવાનનું સ્વરૂપ જણાતું નથી હા બરાબર હા થઈ ગયું જેજે તમે અહીંયા આગળથી નથી જજે ક્વેશ્ચન પ્રણામ જેજે આમાં એવો ખુલાસો સમજી શકાય કે સાત્વિકતામાં આપણને જ્ઞાન પ્રાપ્તિનું એટલે જ્ઞાન પ્રાપ્તિ કરવાનું સાધન મળે છે પણ જે ભક્તિનો સંબંધ છે એ તો પ્રભુ નિર્ગુણતા નિર્ગુણતા જયારે પ્રાપ્ત કરે છે ત્યારે જ થાય છે એવું સમજી શકાય છે એવું મને કન્ફ્યુઝન છે જેમાં કયા કયા શ્લોકના નિરૂપણમાં આ હમણાં પ્રીતિબેને જે વાત કરી ને જે એ સંબંધથી જ હું કહી રહી છું જે એટલે આ મેસી રાજાનો પ્રશ્ન પણ હતો ત્યારે એમને પણ તો આ વસ્તુની ચર્ચા કરતી હમણાં પ્રીતિબેને ફરી એ વસ્તુ ઉઠાવીને એટલે મેં કહ્યું કે જે કે આમાં મને એવી રીતનું આમ સ્ફુરી રહ્યું છે કે ગુણ હોય ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાનું એટલે એમ ઈચ્છા થાય છે આપણને કે સારું જ્ઞાન પ્રાપ્ત કરીએ ભલે ભગવાન સંબંધી પણ અહીંયા જ્યારે એવી વાત આવી ને કે નિર્ગુણતા ભક્તિનો ભગવાન ક્યારે મળે છે કે જ્યારે ત્રણ ગુણોથી પર થઈને એમ તો એ નિર્ગુણતા હશે ત્યારે ભગવાન ભક્તિના સંબંધી એ ભગવાન નિર્ગુણતામાં મળશે પણ સત્વગુણમાં આપણને એ સત્સંગ કરવાનું કે ભગવતીઓનો સંગ કરવાનું કે જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન મળશે કે એવું ઈચ્છા થશે આપણને એવું જે સમજી શકાય વિચાર કરો શું લાગે છે બધા કોઈને કઈ કેવું આવે છે નહીં આમાં તો કેવળ પ્રક્રિયા બતાવી રહ્યા છે અહીંયા સત્વ હશે ત્યારે તમારી અવસ્થા કેવી હશે ત્યાં ત્યારે શું ચિત્તમાં શું પ્રકાશ થશે અને એની તો હજી વાત જ નથી આવતી કે નિર્ગુણતાની અહીંયા કોઈ વાત પણ નથી કરી રહ્યા કે અને અહીંયા જે વક્તાના જે કે શ્રોતાના જે લક્ષણો બતાવી અધિકાર બતાવી રહ્યા છે તો એ અધિકારમાં એવા શ્રોતા વક્તા પણ નથી કે એમને નિર્ગુણ બ્રહ્મ એટલે નિર્ગુણતા એમને થાય અને ભગવાનનું સ્વરૂપ જોઈ શકે એવી પણ કદાચ મને એવું લાગે છે કે એમની અધિકારીતા પણ નથી એટલે અહીં અધિકારની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ વસ્તુને છેડી પણ નથી અહીંયા એવું મને લાગે છે અહીંયા સત્વથી જ કામ પતાવી દીધું છે સત્વની આગળની અવસ્થા હજી વર્ણિત જ નથી કરી કારણ કે અહીંયા હીન અધિકારીઓની વાત ચાલી રહી છે એ વાત સાચી છે હિન અધિકારીની વાત ચાલી રહી છે પણ એમાં જે આ વસ્તુ આવી રહી છે ને કે જે ત્રણ ગુણોથી પર રહી અને ભગવાન મળે છે ભક્તિના સંબંધથી તો એ વસ્તુને જો બેસાડવા જઈએ તો આ રીતનું એટલે એમ સૂજી રહ્યું છે એમ પછી તો જે જે જે કહેશે એ એટલે એના માટે શુદ્ધ સત્વ શબ્દ વાપર્યો છે ત્રણ ગુણો એ સત્વ રજસ ને તમસ થી એનીથી એક ઉપર સ્ટેપ છે શુદ્ધ સત્વ એવું કંઈક લાગી રહ્યું છે કે એની વાત કરી રહ્યા છે નિર્ગુણની તો અહીંયા વાત જ નથી ત્રણ ગુણોથી પર રહીને કેમ કહ્યું તો સત્વની એક્સ્ટ્રીમ અવસ્થા છે સત્વમાં પણ અવસ્થા છે જે એક્સ્ટ્રીમ અવસ્થા છે સત્વની એમાં આ વાત થઈ રહી એની વાત ત્યારે અધિષ્ઠાન રૂપ બને છે કે જયારે ઠાકોરજી નો જન્મ થયો દેવકીજીના ત્યાં શું કહેવાય કારાગૃહમાં ત્યારે પણ પહેલા ત્યાં કાળ જે છે જે સ્થાન જે છે એમાં પણ શુદ્ધ સત્વમાં જ પ્રાગટ્ય થાય છે ભગવાન એટલે પહેલા તો હા હવે આવે છે હા એટલે જયારે ઠાકોરજી નું જયારે એ થયા જન્મ થયો કારાગૃહમાં ત્યારે પણ એ ત્યારે શુદ્ધ સત્વમાં થયો છે એવું કહેવાય છે એટલે હે નથી આવતો અવાજ નહીં આવે છે ને વચ્ચે વચ્ચે બ્રેક થાય છે ઇન્ટરનેટ હા ના વાંધો નહીં હવે આમાં એક વાત એ સમજો કે ભક્તિયોગત ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગતથી જાયતે આ રીતે જે પ્રસન્ન મનવાળો છે એને ભક્તિના યોગથી એટલે ભક્તિના સંબંધથી ભગવત તત્વ વિજ્ઞાન થઈ જાય છે તો ત્યાં સર્વતત્વનું જ્ઞાન અને ભગવત તત્વનું જ્ઞાન આ બે વિચારવાનો મુદ્દો છે સર્વવસ્તુનામ તત્વજ્ઞાનમ ભવતી નતું ભગવત સ્વરૂપ જ્ઞાનમ શ્રી મહાપ્રભુ જે કહી રહ્યા છે અહીંયા ભગવત તત્વ વિજ્ઞાનમનો મતલબ સર્વ વસ્તુના જ્ઞાન પરંતુ ભગવત સ્વરૂપનું જ્ઞાન અહીંયા નહીં સમજવાનું કેમ કે ભગવાન ગુણાતીત હોવાને કારણે ગુણના કાર્યરૂપ જે જ્ઞાન છે એ જ્ઞાનથી ભગવાનના સ્વરૂપનો બોધ થવો મુશ્કેલ છે એટલે શ્રી મહાપ્રભુજીએ અહીંયાનો જે આ જે અવસ્થા છે એ અવસ્થાને નિર્ગુણ નથી માની હવે રહી વાત એ કે ભગવત સ્વરૂપના જ્ઞાનને અને સર્વ વસ્તુના તત્વના જ્ઞાનને એને કઈ રીતે સમજવું કેમ કે દરેક કોઈ પણ જ્ઞાન હોય એની એના સ્તર હોય જયજીની લાઈન કટ થઈ ગઈ છે પરોક્ષ થી ગ્રહિત થાય છે એમાં કોઈ શંકા નથી એમાં કઈ છે તને પ્રશ્ન નીતા અમારો અવાજ સંભળાય છે ત્યાં એટલે આ એ બરાબર લાગે છે આપ જે સાક્ષાત્કારિતાથી સમજાવી રહ્યા છો ને તો સારું ચાલો ચલો આગળ કોઈ નહીં કોનો વારો છે વડોદરાથી શીલાબેન નો વારો છે અચ્છા શીલાબેન ક્યાં છે હા ધનવત પ્રણામ જોજે હેલો હેલો હા સંભળાય છે અવાજ હા સંભળાય છે એ એટલે આગળનો શ્લોક લઉં છું એકવીસમો એ પ્રમાણે દનવત પ્રણામ દેજે એ પ્રમાણે ઉત્તમ જ્ઞાન થાય ત્યારે જે ફળ પ્રાપ્ત થાય છે તે નીચેના શ્લોકથી કહે છે ઉત્તમ જ્ઞાન એટલે આગળના શ્લોકમાં હમણાં જે કહ્યું ને કે સંત તજેલાને ભગવાનની ભક્તિના સંબંધથી ભગવત તત્વોનું જે જ્ઞાન થાય અને એનાથી શું ફળ થાય તો કે જે ફળ પ્રાપ્ત થાય એ હવેના શ્લોકથી કહે છે भिद्यते हृदयग्रन्थिः छिद्यन्ते सर्वसंशयः क्षीयन्ते ચાસ્ય કર્માની દ્રષ્ટ એ સ્વરે આત્મામાં ઈશ્વરનો અનુભવ થતા જ આના હૃદયની ગાંઠ ભેદાય છે સર્વ સંશયો દૂર થાય છે અને કર્મોનો ક્ષય થાય છે આગળ ચેતન અને જળની ગાંઠ અવિદ્યાનું પરિણામ તે જ્ઞાનથી દૂર થાય છે જેનું જ્ઞાન થાય ત્યારે આ સર્વ સારી રીતે જણાય છે એ વાક્ય પ્રમાણે સર્વ વસ્તુઓનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે સર્વ સંદેહો દૂર થાય છે અહીંયા કહ્યું ને શ્લોક કારિકામાં કે ભિજ્યંતે હૃદય ગ્રંથિ એ ચેતન અને જળની ગાંઠ એટલે આત્મા અને દેહ એની ગાંઠ એ અવિદ્યાનું પરિણામ છે અને તે જ્ઞાન થવાથી દૂર થાય છે જેનું જ્ઞાન થાય ત્યારે આ સર્વ સારી રીતે જણાય છે એ વાક્ય પ્રમાણે સર્વ વસ્તુઓનું યથાર્થ જ્ઞાન થાય અને સર્વ સંદેહો દૂર થાય છે આ સિદ્ધાંતે સર્વ સંશય છે એ એ થયું એનાથી આ ગાંઠ એટલે શું ગાંઠ એટલે આપણે આત્મા અને દેહ ની જે ગાંઠ છે આત્મા આત્માને દેહ અને આત્માને જે જુદું નથી સમજતું અને દેહને જ બધું માની લે છે એ એ ગાંઠ મિથ્યા જ્ઞાન રૂપ જલ થી સિંચાયેલું આત્મા રૂપ ભૂમિમાં કર્મનું બીજ વૃદ્ધિ પામે છે પરંતુ તત્વ જ્ઞાન રૂપ તાપ થી જલ સુકાઈ જવાથી ખરાબો થયેલી ભૂમિમાં તે વૃદ્ધિ પામતું નથી એટલે મિથ્યા જ્ઞાનથી ભૂમિ એટલે કર્મના બીજ વૃદ્ધિ પામે છે પરંતુ જ્યારે એને તત્વનું જ્ઞાન થઈ જાય ત્યારે એ કર્મો વૃદ્ધિ પામતા નથી અને તેના કર્મોનો પણ ક્ષય થાય છે આ સર્વ હર કોઈ પ્રકારે પ્રાપ્ત થયેલા જ્ઞાનનું પરિણામ નથી પરંતુ બ્રહ્મ અને આત્માની એકતાના અનુભવનું પરિણામ છે એમ આત્મામાં ઈશ્વરનો અનુભવ થતા શબ્દોથી કહેલું છે એટલે કર્મોનો ક્ષય શેનાથી થાય છે તો એ બ્રહ્મ અને આત્માના એકતાના અનુભવને કારણે થાય છે ભગવાનનો આત્મા તરીકે અનુભવ થાય ત્યારે આ પરિણામ થાય બીજા પ્રકારે થતું નથી એવો એવ શબ્દનો અર્થ છે એટલે અહીંયા શ્લોકમાં કહ્યું ને કે દ્રષ્ટ એવાત્મની ઈશ્વરે એટલે એનો અર્થ એવો થાય છે કે ભગવાનનો આત્મામાં અનુભવ થાય ત્યારે જ એના કર્મોનો ક્ષય થાય છે કોઈ બીજી રીતે એના કર્મનો ક્ષય થતો નથી કારણ કે આત્મા ઈશ્વર મટી જતા થયેલા થયેલા પદાર્થો બીજો ઈશ્વર હોવાનું ન જણાયેલ હોવા છતાં આત્મા ઈશ્વર થતા દૂર થાય છે કારણ કે બીજો ઈશ્વર હોવાનું અજ્ઞાન પોતાના સંસારનું કારણ થતું નથી એટલે એને હું હું આત્મા છું એવું એવું એનું અજ્ઞાન અજ્ઞાન દૂર થાય છે અને આત્મા જ ઈશ્વર છે એવું જ્ઞાન થાય ત્યારે એને સંસારનું કારણ થતું નથી જેથી મને આ બરાબર નથી સમજાયું આ ત્રણ લાઈન પણ આવું સમજાયું છે વિશેષ હોય તો આપ સમજાવો જેમને સમજાયું હોય અહીંયા કહ્યું ને કે આત્મા ઈશ્વર મટી જતા થયેલા પદાર્થો બીજો ઈશ્વર હોવાનું ન જણાયેલ હોવા છતાં આત્મા ઈશ્વર થતા દૂર થાય છે કારણ કે બીજો ઈશ્વર હોવાનું અજ્ઞાન પોતાના નું કારણ થતું નથી આ ના સમજાયું બીજાને કોઈને સમજાયું હોય તો સમજાવો હલો સંભળાય છે હા મને તો સંભળાયું બીજા કોઈને નથી સંભળાયું લાગતું ના સંભળાય પણ શું પેલું વસ્તુને સમજવામાં થોડો ટાઈમ લાગે છે હા હા હવે જો અહીંયા એ વાત સમજવાની છે કે એવકાર જે આપ્યો છે અહીંયા કે આત્મની એવ ઈશ્વરે દૃષ્ટે આત્મામાં ઈશ્વરને જોવાથી જ આ જાતનું પરિણામ પ્રાપ્ત થાય છે એટલે કર્મક્ષય થાય છે હૃદય ગ્રંથિ છેદાઈ જાય છે વગેરે વગેરે તો ઈશ્વર તો સર્વ કંઈ છે સર્વ કંઈ છે એટલે જે કંઈ પણ શ્રેષ્ઠ પદાર્થો છે તે પણ ઈશ્વર છે અને આપણે જો આત્મા સુધી પહોંચ્યા હોઈએ તો આત્માના રૂપ જે કંઈ પણ પ્રાણ અંતઃકરણ ઇન્દ્રિયો દેહ એ પણ તો ઈશ્વર જ છે તો અહીંયા એમ કેમ નથી કહેવામાં આવી રહ્યું કે સર્વનું આત્મા તરીકે જ્ઞાન કે ઈશ્વર તરીકેનું જ્ઞાન એટલે ઈશ્વરમાં સર્વ કંઈ જોવું અથવા તો સર્વને ઈશ્વર રૂપ જાણવું ત્યારે જ આ જાતના સંશય છે એ છેદાય છે એવું કેમ ન કહ્યું એ અહીંયા મુખ્ય વિચારવાનો મુદ્દો છે તો કહી રહ્યા છે કે આત્મત્વ એને ભગવદ અનુભવે ન અન્યથા એથી એ વકારાર્થ આત્મા તરીકે ભગવાનનો અનુભવ જો થાય ત્યારે જ આ જાતનું પરિણામ આવી શકે છે એટલા માટે અહીંયા આત્મની એવ એમ એવકાર છે હવે ઉપર એ વાત કહીને આવ્યા કે મિથ્યા જ્ઞાન સલિલાવસિકતાયામ આત્મભૂમ કર્મ બીજમ પ્રરોહતી અત્યારની જે અવસ્થા આપણી પેદા થઈ છે એ અવસ્થા પેદા થવાનું કારણ શું છે કે આપણો આત્મા દેહ ઇન્દ્રિયાદિ વગેરેને ઈશ્વરથી ભિન્ન માનવું એ જાતના મિથ્યા જ્ઞાનને કારણે આ કર્મ બીજ છે એ પોષિત થયું છે અને કર્મની પરંપરામાં આપણે ફસાયા છીએ તો જ્યારે તત્વજ્ઞાન થશે તો એ તત્વજ્ઞાનના તેજથી આ કર્મ બીજ છે એ એટલે જે ભૂમિ છે આપણી એવી દગ્ધ થઈ જશે કે એવી ઉષર ભૂમિ થઈ જશે કે જેમાં પછી એકરનું બીજ અંકુરિત નહીં થઈ શકે આ જાતનું તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાન એતત સર્વમ ન એના કેનાપી પ્રકારેણ જાત જ્ઞાન કાર્યમ જેમ તેમ રીતે જે પેદા થયેલું જ્ઞાન છે એનાથી આ પરિણામ આવી શકતું નથી કિંતુ બ્રહ્માત્મૈક્ય અનુભવ કાર્યમ બ્રહ્મ અને આત્માની એકતાના અનુભવથી જ આ વસ્તુ શક્ય છે એટલે આત્મા જે છે એ મુખ્ય છે એટલે કહી રહ્યા છે કે આત્મનો હિ અનીશ્વરત્વેન જાતા પદાર્થા ઈશ્વરત્વે ન નિવર્તનતે આત્માના અને ઈશ્વર હોવાનું એટલે આત્મા છે એ ઈશ્વરનો અંશ છે તે કારણે ઈશ્વરના અંદર રહેલા જે કંઈ પણ ષટગુણો છે એ ષટગુણો પણ અંશ થયા એમાં વિદ્યમાન છે એટલે ઐશ્વર્ય વીર સૃષ્ટિ જ્ઞાન વૈરાગ્યશાલી છે આત્મા એ નહીં જાણવાને કારણે અથવા તો એ જાતની અવિદ્યાને કારણે આ જે કંઈ પણ અન્ય સૃષ્ટિ છે એની આપણા અંદર અવિદ્યાવશ બંધન થયેલું છે જેને ઐશ્વર્યના તિરોધાનથી એ વીરના તિરોધાનથી યશના તિરોધ્યાનથી એને બંધ વિપર્ય થાય છે એ બ્રહ્મસૂત્રમાં એ વાતનું નિરૂપણ કરવામાં આવ્યું છે તો એ સંબંધમાં કહી રહ્યા છે કે એનાથી આ બધું સાંસારિક મિથ્યા સૃષ્ટિ છે પેદા થઈ છે અને જ્યારે એના ઐશ્વર્યનો બોધ થઈ જાય છે જીવાત્માનો અને પંચવિધ વિદ્યાના પર્વોથી એ પંચવિધ અવિદ્યાના પર્વો છે એ નિવૃત્ત થઈ જાય છે ત્યારે શું થાય છે તો એ કહી રહ્યા છે કે અન્યસ્ય ઈશ્વરત્વે જ્ઞાતે પી अनीश्वरत्वेन जाता पदार्था ईश्वरत्वेन નિવર્તનતે આ જે પંક્તિ છે ને એના પંક્ચ્યુએશનમાં મૂળ જે પ્રકાશન કરનારાઓ છે એમાં પણ મતભેદ છે અને પુરુષોત્તમજીએ એ વાતને પ્રકાશમાં સ્પષ્ટ કરી છે કે આત્મનો હિ અનીશ્વરત્વેન જાતા પદાર્થા ઈશ્વરત્વે ન નિવર્તનતે એમાં જે ન છે એ છૂટું છે એને પ્રકાશકોએ ઈશ્વરત્વે ન એમ તૃતીય વિભક્તિ બનાવી દીધી છે એને કારણે અહીંયા આત્મા પ્રલય મચ્યો છે કે હિ અનિશ્વરત્વે આત્માને અનિશ્વર માનવાને કારણે જે સૃષ્ટિ પેદા થઈ છે એ એને ઈશ્વર માની લેવાથી નિવૃત્ત થતી નથી અન્યસ્ય ઈશ્વરત્વે જ્ઞાતેથી બીજાને ઈશ્વર રૂપ જાણી લેવા છતાં પણ નહીં અન્યત્વે ઈશ્વરત્વા જ્ઞાનમ સ્વસ્ય સંસાર હેતુર્ભવતી આત્માને જ ઈશ્વર અથવા આત્મામાં જ ઈશ્વર જોવાથી આ જ્ઞાન થાય છે અન્યથી નથી થતું એનું અહીંયા કારણ આપી રહ્યા છે કે કદાચ કોઈ વ્યક્તિ સર્વ કહીને ઈશ્વર રૂપ પણ જાણી લે અથવા સર્વ કહીને ઈશ્વર ન પણ જ્ઞાને માને કેવલ આત્માને ઈશ્વર તરીકે જાણી લે તો શું થશે કે પોતાના આત્માને એ ઈશ્વર રૂપ જાણી લેશે તો એનો સંસાર નિવૃત્ત થઈ જશે એના માટે એને સર્વ કહીને જાણવાની આવશ્યકતા કે અનિવાર્યતા નથી એટલે અન્યસ્ય ઈશ્વરત્વ અજ્ઞાનમ સ્વસ્ય સંસાર હેતુર ન ભવતી એટલે જગત સૃષ્ટિ પૂરી જે છે એને એ ઈશ્વરરૂપ ન જાણે એનાથી કઈ એને સંસારની પ્રાપ્તિ થઈ જશે એવું નથી એ આત્માને અગર એ ઈશ્વરનો અંશ જાણશે એટલા માત્રથી પણ એનો સંસાર નિવૃત્ત થઈ જશે એ તાત્પર્ય છે એટલે પૂર્વ પક્ષીની આશંકા અહીંયા એ અંશ ઉપર છે કે કેવલ આત્મા ઉપર આટલો ભાર કેમ દેહ ઇન્દ્રિય વગેરે છે એના માટે આ કેમ નહીં તો કહી રહ્યા છે કે નહીં એવું એટલા માત્રથી નહીં આત્માથી જ આ કાર્ય સિદ્ધ થઈ જશે શીલાબેન તમારું થયું સમાધાન અવાજ કપાય છે છેલ્લા વાક્ય સંભળાયા નહીં તમારો કપાય છે અમે તો લેન્ડલાઈન થી જોડાયા છીએ હા ને સંસાર ઉભો થતો નથી એટલે જગતને કે આખી સૃષ્ટિ ને ભલે ઈશ્વર રૂપ ના જોવે પણ ખાલી આત્મા માં પણ ઈશ્વર ને જુએ તો એને સંસાર ઉભો થતો નથી એવું સમજ્યું એટલે બ્રહ્માત્મૈક્યના જ્ઞાનથી એના અંદર તિરોહિત થયેલા જે બ્રહ્મના ધર્મો છે એ આવિર્ભૂત થઈ જશે અને એ આવિર્ભૂત થઈ જશે તો આપોઆપ એના કર્મ બંધન વગેરે એ પણ છૂટી જશે અને જે ચિતચિત ગ્રંથિ છે આત્મા દેહની ગાંઠો છે એ પણ પછી ગાંઠો નહીં રહી જાય હા જેજી મને એક પ્રશ્ન બે પ્રશ્ન છે આમાં એક તો આત્મામાં ઈશ્વરનો અનુભવ થતા એનો જે શ્લોકાર છે ને એમાં જ એમાં હૃદયની ગાંઠ પેલા છે હૃદયનો ઉલ્લેખ કેમ કર્યો હૃદયમાં તો કોઈ ક્યારે ગાંઠ હોતી જ નથી અવિદ્યાની ગાંઠ પણ હૃદયમાં નથી હોતી અવિદ્યાની ગાંઠ તો એક બાહ્ય આવરણ છે આત્માની ઉપર એ ભેદાય એમાં હૃદયનો ઉલ્લેખ કેમ કર્યો છે શીલાબેન તમે જરા કરો પ્રયાસ હાલો હા સંભળાય છે હાલો કોરિયાવેના તમે કરો તમને જો અવાજ સંભળાય છે ને બધા લોકો અવાજ ધ્યાનથી સમજી લો કે જો તમને અવાજ આવી રહી છે તો તમારી અવાજ અમને આવે જ છે તમે હાલો કયા મારો ફોન કટ થઈ ગયો હતો અચ્છા હા હવે બોલો એટલે હા પ્રસંગ પ્રશ્ન નહીં સમજાયો એમને પૂછી લે ભાઈ આમાં જે શ્લોકાર્થ છે ને એમાં આવે છે ને આત્મામાં ઈશ્વર નો અનુભવ થતા જ આના હૃદયની ગાંઠ ભેદાય છે એટલે હૃદયમાં તો ક્યારે ગાંઠ હોય એવું એટલે આ સંબંધી કોઈ ગાંઠ હૃદયની ભેદાય કે હૃદયની અંદર તો પ્રેમ હોય કે ઉચ્છલિત એનું સ્વરૂપ હોય રસવાળું પણ હૃદયની ગાંઠ ભેદાય છે એ સમજાયું નહીં કારણ કે ગાંઠ હોય તો આત્માની ઉપર જે આવૃત હોય આવરણ હોય છે અવિદ્યાનો એ ગાંઠ કદાચ ભેદાઈ શકે તો અહીંયા હૃદયનો ઉલ્લેખ કેમ કર્યો છે એ એક હતું બીજો પછી બીજો પ્રશ્ન પછી કહું છું પંકજભાઈ હા તમે ચાલુ રાખો બોલવાનું પંકજભાઈ ફોન કટ થઈ જાય છે મારો વારેઘડી એટલે તમારો પ્રશ્ન સાંભળ્યો જ નથી એટલે હૃદયની ગ્રંથિ એટલે અવિદ્યાનું બંધન એમ અજ્ઞાન હૃદયની ગ્રંથિ ફેદાઈ જાય છે એટલે અજ્ઞાન દૂર થઈ જાય છે એટલો જ એનો સિમ્પલ અર્થ છે બીજું અહીંયા વધારે કઈ ટેકનિકલ વાત નથી કંઈ એટલે હૃદયનો ઉલ્લેખ કેમ કર્યો છે હૃદયની ગાંઠ હૃદયની ગાંઠ અનાત્મભૂત જે પદાર્થ છે એને આત્મા માની લેવું અને જે ઈશ્વર રૂપ છે એને ઈશ્વરથી ભિન્ન માનવું આ જે અવિદ્યા કે અજ્ઞાન છે એને હૃદય ગ્રંથિ કહી છે એમ હૃદય એટલે અહીંયા અંતઃકરણ મન આપણી સમજ એટલે અંતઃકરણ વાચ્ય શબ્દ છે હા જી જી અને બીજો પ્રશ્ન એ હતો કે પેલું જે જળ સિંચરું સુકાઈ જવાથી જે ભૂમિમાં વૃદ્ધિ પામતું નથી જે કર્મનો જે ક્ષય થાય છે તો એ બીજ તો એ ત્યાં વળી અને વળી કોઈ વાતાવરણ મળશે તો વળી અંકુરિત થવાના એમાં ચાન્સ રહેશે કે નહીં રહે કર્મ જે ક્ષય થઈ ગયા છે અહીંયા એવું લખે છે પણ બીજનો નાશ નથી થતો ત્યાં એ ઉલ્લેખ એવો કઈ ઉલ્લેખ નથી લાગતો તો ભલે ને પડ્યું હોય તો શું આપે છે એટલે અંકુરિત થવા લાયક એને હવે સ્થિતિ બનતી નથી આમાં હોય શું છે કે જે કર્મ છે એ સંચિત અને પ્રારબ્ધ કર્મ મનુષ્યને નડે છે હવે સંચિત અને પ્રારબ્ધ છે પ્રારબ્ધનો ભોગથી કર્મનો નાશ છે તો બીજી એવી કઈ પ્રક્રિયા હોઈ શકે કે જેમાં વિના ભોગવે કર્મ નષ્ટ થાય કેમ કે મુક્તિની અંદર પ્રબલ પ્રતિબંધક અગર કોઈ છે તો એ કર્મ છે તો તત્વજ્ઞાન જે છે એ એમાં સહાયક બને છે મિથ્યા જ્ઞાનને કારણે કર્મમાં પ્રવૃત્તિ છે તત્વજ્ઞાનને કારણે કર્મનાશ છે તો એ કર્મનાશ અગર થઈ જઈ રહ્યા છે તો પછી જ્યારે કર્મનો નિશેષ નાશ થઈ ગયો તો હવે પછીથી એ કર્મની પરંપરા આગળ વધારનારું બીજું કોઈ કર્મ રહેશે નહીં એ તાત્પર્ય છે જી જી આગળ કરવું છે લઈ લો નાનો શ્લોક છે આ મમ્મી હા પ્રણામજી હવે આ બાવીસ નો શ્લોક અહીં છે તો એ છ શ્લોક જે આગળ ચાલ્યા એ તે કહું કે પછી બાવીસ બાવીસમો શ્લોક લઈ લો શોર્ટમાં એની સમરી કરી કરવાની છે કે બાવીસમો શ્લોક લઉં આ છ નું એક પ્રકરણ છે છ શ્લોકનું હવે નું નિષ્કર્ષ આપી રહ્યા છે એ આગળથી લઉં કે બાવીસ નું લઉં હવે તેમ હા તો આગળથી પણ લઈ શકાશે લઉં હાજી પ્રણામ હવે છ શ્લોક થી ચાલતા પ્રકરણ ને અહીં ચાલે છે કે આગળ શ્લોક સોળ થી એકવીસ શ્લોકો નું આ પ્રકરણ છે તેમાં છ શ્લોક થી ઉત્તમ ભક્તિ ને સિદ્ધ કરવાના ઉપાય નું નિરૂપણ કરી રહ્યા કર્યું અને સોળમા શ્લોકમાં સુતજી સૌનકને કહે છે કે શ્રવણની ઈચ્છા અને શ્રદ્ધા રાખનારે મહાન પુરુષોની સેવાથી અને પવિત્ર તીર્થોના તીર્થના ઘણા સેવનથી વાસુદેવની કથામાં રુચિ થાય છે આટલું જ આ સોળમામાં કહ્યું પછી સત્તરમામાં એમ કહે છે કે રુચિ થવાથી ફલ શું તો કે છે ત્યારે જણાવ્યું કે સત્પુરુષોના મિત્ર શ્રી કૃષ્ણ પોતાના સ્વરૂપ રૂપ કથા શ્રવણ કરાતા પ્રભુ શ્રવણ કરતા થાય એ કથા થાય છે ત્યારે પ્રભુ જ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલા પ્રભુ એટલે કૃષ્ણ ભક્તના હૃદયની અંદર રહી અભદ્ર ભક્તના અભદ્રને શિથિલ કરી દે છે આ સત્તરમાં શ્લોકમાં કહ્યું પછી અઢારમાં શ્લોકમાં એ અભદ્રો નષ્ટ થાય છે ત્યારે નિત્ય આ ત્રાકડ છે પહેલી બીજી ત્રીજી તો નિત્ય ભગવાનના ભક્તોના ભક્તોની સેવા થાય છે તેમાંથી ઉત્તમ શ્લોક એ સેવા કરવાથી ભગવાન ઉત્તમ શ્લોક ભગવાનમાં શ્રદ્ધાવાળા ને નૈષ્ઠિક ભક્તિ થાય છે એ અઢારમા શ્લોકમાં કહી અને ઓગણીસમા શ્લોકમાં એમ કહ્યું કે આટલા સુધી તો પુરુષને પ્રયત્ન કરવાના છે પણ આગળનું કાર્ય હવે સ્વયં ભક્તિથી જ થશે તેનું કારણ શું તો કે છે કે ભક્તિ પારસમણી રૂપ છે અને ચિત્તના કારણભૂત રજતમ સુવર્ણમય થઈ જાય છે સત્વ તો સુવર્ણમય છે જ ત્રણેય એકરૂપ થઈ જાય છે તેથી અભદ્રોથી ચિત્ત વિંધાતું નથી ત્યારે પ્રભુ શુદ્ધ સત્વને અધિષ્ઠાન બનાવે છે એટલે ચિત્ત સત્વાકાર થઈ ગયું અહીં તેથી હવે એને એને બધા શું થશે એને ચિત્ત સત્વાકાર થઈ ગયું એટલે હવે કામ ના રજ અને તમ શાંત થઈ ગયા એટલે એમાં કોઈ કામ ક્રોધ ઉત્પન્ન નહીં થાય પછી મને સમજાવજો હું હું સમજી જતે કરું છું હવે શ્લોક વીસમાં એવું કહ્યું કે એવા પ્રસન્ન ચિત્તને કામ ક્રોધ વિંધી શકતા નથી ચિત્તમાં ભગવાનની ઉત્તમ ભક્તિ થવાથી ભગવત તત્વ જ્ઞાનનો ઉદય થાય છે એટલે ઉદય થાય ત્યારે શું થાય રજ ન રહેવાથી ભગવાનની ભક્તિના સંબંધથી ભગવત તત્વનું ઉત્તમ જ્ઞાન થાય છે પછી એકવીસા શ્લોકમાં કહ્યું કે ઉત્તમ હવે ઉત્તમ તત્વ ઉત્તમ જ્ઞાનના ઉદય થતા ફલની પ્રાપ્તિ કહી એ ફલ શું કે આત્મામાં ઈશ્વરની અનુભૂતિ થઈ અજ્ઞાનની ગાંઠ વેદાય છે એક અને સર્વ સંશય દૂર થાય છે અને કર્મોનો નાશ થાય છે આ એકવીસ શ્લોકમાં કહી અને જે જે બાવીસમાં શ્લોકમાં જે હવે શરૂ થયું છે ને તેમાં ઉઠાવનિકા મને એવું સમજાય છે કે જે અહીં એવું કહ્યું ને કે એક મિનિટ આ જ્ઞાનથી અજ્ઞાન અજ્ઞાનથી પાછું જ્ઞાન પણ નાશ પામે છે એવું કહ્યું ને ત્યાં કે વળી પાછું અજ્ઞાનથી જ્ઞાન અવિદ્યાથી વિદ્યાનો નાશ થાય છે તો મને એવું લાગે છે કે ઉત્થાનિકા એવી રીતે આવી રહી છે કે એ પ્રમાણે આખા પ્રકરણનો અર્થ કહીને પુરુષના પ્રયત્નોનો ક્યાં અંત આવે કેમ કે વળી પાછું અજ્ઞાનથી જ્ઞાન નાશ પામશે વારી વારી જ્ઞાન થાય અજ્ઞાન નાશ પામશે તો આ તો સાયકલ જ ચાલ્યા કરશે તેના માટે મને આ શ્લોક લાગે છે આ બરાબર છે અહીં જોડી બાવીસમો શ્લોકમાં એવી રીતે જોડાય છે મારાથી કે આ પ્રકારે કેમ કે સંદેશ શું છે કે આ અવિદ્યાથી પાછી વિદ્યાનો નાશ થાય છે તેથી પ્રશ્ન ઉઠ્યો છે કે આ પ્રયત્નનો અંત ક્યારે અને ક્યાં તો એવું સંદેશ હતા પુરુષે કઈ બાબતમાં પ્રયત્ન કરવાનો છે તે નીચેના શ્લોકથી હવે બાવીસમો શ્લોક લે છે અંજેજી આમાં કશી છે અંજેજી એ વિદ્યા વિદ્યાનું મને ન સમજાયું એ તો ઉપરનામાં જ એનું સમાધાન થઈ ગયું ને હા એ એક શ્લોકનું સમાધાન થયું એની ઉઠાને એટલે ઉઠી છે વાત કે આ પ્રમાણે આખા પ્રકરણનો અર્થ કહીને પુરુષના પ્રયત્નનું ક્યાં આ તો વળી પાછું અવિદ્યા વિદ્યા ઢાંકશે ને વિદ્યાથી વળી પાછું અવિદ્યા નાશ થશે તો કરવું શું તેથી જ્ઞાનીઓ નિશ્ચયપૂર્વક ઘણા આનંદથી ભગવાનની પ્રસન્નતા કરનારી વાસુદેવ ભગવાનની ભક્તિ નિત્ય કરે છે એ રીતે આવે છે હું એમ પૂછું છું આપને ના એ તો ઉપરના જ એકવીસમા શ્લોકમાં જ પ્રયત્નનો પર્યવસાન ક્યાં થાય છે એ આ મુદ્દો છે અને જ્ઞાન થી અજ્ઞાનનો નાશ થયા પછી અજ્ઞાનથી ફરી પાછું જ્ઞાનનો ઉપમર્દ થઈ શકે કે કેમ તો એ એટલા માટે શક્ય નથી કે જ્યારે આત્મામાં ઈશ્વરનું જ્ઞાન થઈ ગયું છે પછી હવે એવી શક્યતા નહીં રહી જાય એ તો એકવીસમાં શ્લોકમાં જ એ શક્યતાને દૂર કરી દૂર કરી હવે અહીં શું અહીં કયા આ પ્રયત્નો કયા કયા છે હવે એ મને જરાક નથી થતું જે પુરુષના પ્રયત્નનો અંત ક્યાં એ શબ્દ સમજાતો કે અહીં એમ કે છે કે ભગવાન ભગવાનની ભક્તિમાં જ એવું થશે અહીંયા સુધી તો કલી ફલનું કઈ નિરૂપણ છે જ નહીં હા નથી તો હવે પ્રયત્નનો જે ઉપશાંતિ છે એ તો ફલ ઉપર થશે ને બરાબર એ હવે કહી રહ્યા છે હા બરાબર આ પ્રમાણે આખા પ્રકરણનો અર્થ કહીને પુરુષના પ્રયત્નનો અંત આવે છે એવો સંદેશ હતા પુરુષે કઈ બાબતમાં પ્રયત્ન કરવાનો છે તે નીચેના શ્લોકથી કહે છે અતો વૈ કવયો નિત્યમ ભક્તિ પરમયા મુદા વાસુદેવે ભગવતી કુર્વંત્યાત્મ પ્રસાદની એટલે હવે કહે છે તેથી જ્ઞાનીઓ નિશ્ચયપૂર્વક ઘણા આનંદથી ભગવાનની પ્રસન્નતા કરનારી વાસુદેવ ભગવાનની ભક્તિ નિત્ય કરે છે હવે અહીં શું થયું ગ્રંથિઓ છેડાઈ ગઈ બધા સંશયો દૂર થયા ને આત્મામાં ઈશ્વરની અનુભૂતિ થઈ થઈ રહી છે ત્યારે આ ભક્તિ થઈ રહી છે એવું થયું દીદી હેલો હા હા શું કહો છો હું એમ કહું છું કે આજે આગલા શ્લોકમાં કહ્યું કે બધી ગ્રંથિઓ ભેદાઈ ગઈ છે સર્વ સંશય દૂર થઈ ગયા છે બધા કર્મોનો ક્ષય થઈ ગયો છે અને આત્મામાં ઈશ્વરની અનુભૂતિ થઈ રહી છે તેથી જ્ઞાનીઓ નિશ્ચયપૂર્વક ઘણા આનંદથી ભગવાનની પ્રસન્નતા કરનારી વાસુદેવ ભગવાનની ભક્તિ નિત્ય કરે છે બરાબર એવું થશે શુદ્ધ સત્વરૂપ અંતકરણમાં પ્રગટ થયેલા ભગવાન ઉપર ઘણો પ્રેમ રાખવો એ પુરુષના પ્રયત્નનો સાર છે તેનાથી ભગવાનની પ્રસન્નતા અથવા અંતઃકરણમાં ભગવાનનો સાક્ષાત્કાર એ ફલ નિશ્ચય પ્રાપ્ત થાય છે એવો પોતાનો નિશ્ચય છે એટલે જે જે પોતાનો એટલે વ્યાસનો અહીં સુતજી કહે છે સૌનકોને તો એવો પોતાનો નિશ્ચય છે એટલે કવિઓ શબ્દોના તાત્પર્યને જાણનારો છે કવિઓ માનો બ્રહ્મા ને વ્યાસજી એ બધાને આપણે અહીં લઈશું કવિઓને આદિ કવિઓ શબ્દોના તાત્પર્યને જાણનાર હોય છે શબ્દના બલનો વિચાર કરવાથી આવો અર્થ હોવાની ખાતરી થાય એટલે શબ્દથી નહીં પણ શબ્દના અર્થબલને એનો વિચાર કરતા ને આ સમજાવ્યું અહીં અહીં સુધી એનો અર્થને આપણે જાણ્યો ખાતરી થઈ એવો ભાવ છે સાધન પણ સુખરૂપ હોવાથી સદા ભક્તિ કરે છે સાધન એટલે શ્રવણાદિ પણ સુખરૂપ છે તેથી સદા જ થશે અને ક્ષણે ક્ષણે ભગવાન પ્રગટ થતા હોવાથી દરેક ક્ષણે ઘણો આનંદ ઉત્પન્ન થાય છે એટલે જે કહ્યું કે આનંદરૂપ હરિની આનંદમય લીલા છે આ તો ક્ષણે ક્ષણે ભગવાન પ્રગટ થાય એટલે ભાગવતજીના હરેક મહાપુરુષ જે આજ્ઞા કરતી સાત પ્રકારે બિરાજે છે પ્રભુ પદે પદે તો ત્યાં ક્ષણે ક્ષણે એટલે નિત્ય નવીનતા રૂપે ભગવાન પ્રગટ થતા હોવાથી દરેક ક્ષણે ઘણો આનંદ ઉત્પન્ન થાય છે ભક્તિ તો સત્તો ગુણમાં પ્રગટ થયેલા ભગવાનની કરવાની હોય છે આ નિષ્કર્ષ આપી રહ્યા છે અહીં આટલા આપણા સાત શ્લોકનું કે ભક્તિ તો સત્તો ગુણમાં પ્રગટ થયેલા એટલે નક્કી શું થયું અહીં કે સત્તો સત્વગુણમાં પ્રગટ થયેલા ભગવાનની જ ભક્તિ કરવી અને ભક્તિ એ ભક્તિ જ્ઞાન ઉત્પન્ન કરાવનારી છે એટલે જ્ઞાન ભક્તિનું અંગ છે એટલે એ વિશેષતા બતાવી કે આ ભક્તિ જ્ઞાનને ઉત્પન્ન કરનારી છે અને સાધન એટલે શ્રવણાદિ તરીકે ભક્તિ વિશે પ્રયત્ન કરવાના છે સાધન એટલે શું શ્રવણાદિ એને એ સમજી અને ભક્તિ એ શ્રવણાદિ કરીને ભક્તિ વિશે પ્રયત્ન કરવાના છે એટલે હવે આ પ્રયત્નો બતાવ્યા ખ્યાલ આવે છે પ્રયત્ન કરવાના છે એવા એવો શબ્દના બલ પ્રમાણે એટલે આ આ શબ્દ છે અને શબ્દનો બલ પ્રમાણે નિશ્ચય થયો એટલે શબ્દના બલથી આ નિશ્ચય થયો એવો પ્રથમ અધિકાર છે એટલે પ્રથમ અધિકાર છે આ નિષ્કર્ષ કર્યો તો અહીં સુતજીને અધિકારી કહ્યા છે પણ આ ભક્તિ જ્ઞાન ઉત્પન્ન કરનારી છે એવું કહેવાથી સુતજી ભાગવત ધર્મના અધિકારી છે એવું આપણે સમજી શકીએ એ ભક્તિને મહત્તા આપી રહ્યા છે સુતજી અને તેથી ભાગવતમાં અધિકારી છે ને ધર્મથી સમજાવી રહ્યા છે તેથી હીન અધિકારી છે એવું સમજી શકાય દીદી એ તો જોઈશું આપણે એટલે મૂળ વાત છે કે આટલી આટલા લક્ષણો જેની અંદર હોય એનો અહીંયા ભક્તિમાં ભક્તિમાં પ્રથમ અધિકાર છે અહીં અધિકાર પ્રગટ કરીએ સુતજીને પણ એ આ એ શબ્દથી મને એવું લાગે છે કે ભક્તિ તો સત્વગુણમાં પ્રગટ થયેલા ભગવાનની કરવાની હોય છે અને ભક્તિ જ્ઞાન ઉત્પન્ન કરનારી છે અને સાધન તરીકે ભક્તિ વિશે પ્રયત્ન કરવાના છે તેથી સુદ અધિકારી છે આટલું જીજે હું સમજી હા સરસ કોઈને જીજે સ્થાનિકામાં જે ક્વેશ્ચન ઉભું થયું હતું એ હતું કે પુરુષના પ્રયત્નનો ક્યાં અંત આવે છે તો અહીંયા તો અંત તો નહીં આવ્યો એ સાધન ઓર આગળ બતાડવામાં આવ્યું કે હજી પણ મતલબ ભગવાનના ગુણગાન કરવા કે શ્રવણ આદિ કરતા રહેવું તો પ્રયત્નનો અંત કોને કહેવાય તો પછી ફળનું નિરૂપણ જેવું ના લાગ્યું આમાં શક્તિ ફલક છે આ જે સાધન છે એમાં એ જ વાત તો કહી ને કે ક્ષણે પ્રતિક્ષણ ભગવદ આવિર્ભાવીના એટલે સાધન પણ ફલરૂપ છે તો પછી પ્રયત્ન નો ક્યાં અંત આવે ક્વેશ્ચન કયા કોન્ટેક્ટ માં હતું અંત આવવું એટલે એ આ આગળ કહ્યું ને કે હૃદય ગ્રંથિ નું છેદન ને થવું ને આ બધું આ તો બધા એ જાતના પ્રયત્નો છે ને અસાર એ ક્યાં જઈને અટકશે એમ કરવાની તો કઈ વાત આવી નહીં આ બધું તો ખાલી પ્રતિબંધો દૂર કરવાની જ વાત હતી એમ જી આ છેલ્લી લાઈન જે ત્રણ છે ને એમાં મને જે વિચાર આવે તે કહું છું કે આ જે પ્રભુના જે અનુભવ થયા પછી હવે તો કૃષ્ણ પ્રત્યે પ્રેમ રાખીને પ્રભુની ભક્તિ કરવું એ જ એનો પ્રયત્ન છે તો એ ભક્તિથી પાછું નવું જ્ઞાન ઉત્પન્ન થશે એ જ્ઞાનથી પાછી એ જ્ઞાનને સાધન તરીકે અને પછી પાછો ભક્તિ વિશે પ્રયત્ન કરવાનો એટલે પછી કન્ટિન્યુઅસ ભક્તિને જ્ઞાન ભક્તિને જ્ઞાન કન્ટિન્યુઅસ ઉત્તર વધતું જ રહેશે એમ એનો અર્થ થાય હા લઈ શકાય હા જી નિશ્ચય જ્ઞાનજનિકા ભક્તિ છે જ્ઞાનજનક છે કે આગળ કરી શકે પંકજ તારે ત્યાંથી બહુ જ ડિસ્ટર્બન્સ છે ના જીજી મેં નથી કરી ભૂલી ગઈ હું ના પંકજ જયારે અનમ્યુટ કરે છે ને ત્યારે બીજો સરાઉન્ડિંગ નો અવાજ ઘણો બધો આવે છે સારું હવે આગળ હજી કાલે આપણે કરીશું મૈત્રી રાજાનો હવે સમય આગળના સત્સંગનો થઈ રહ્યો છે તો અહીંયા આજનો ક્રમ રાખીએ